સબ સબકી સમાલો આ તો ભારે ફસામણવાળું જગત છે ને એમાં તલ ભારે પોતાનું નથી આપણું ઘર હોય તે તેનું ભાડું આપીએ તો પોતાનું મારું ઘર થઈ જાય આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે ભાઈની માલિકીનું ઘર છે ના એ તો પોતે રહી એટલે એની જ માલિકીની જગ્યા આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તે જાણે કે મારી માલિકની જગ્યામાં હું રહું છું આ તો સૌ સૌની માલિકીનું જગત છે ભગવાને શું કહ્યું કે સબ સબ કી સમાલો મેં મેરી ફોડતા હું એક ભૈયાઓનું ટોળું હતું તે જાતે ખીચડી પકાવીને ખાય આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઉતરેલા બધાએ સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલીમાં મૂકી પછી બધા ગામમાં વેપાર કરવા ગયા એક માણસને સાચવવા મૂકીને ગયા પછી સાંજે આવ્યા તેમાં એકને શું થયું કે તેને પોતાની હાંડલી જડી જ નહીં તેને ચિંતા થઈ કે મારી પેલી કે પેલી આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે બીજાની લઈશ તો મને બધા ગાંડો કહેશે એટલે એણે ઉપાય શોધી કાઢ્યો એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો મેં મેરી હાંડલી ફોડતા હું સબ સબ કી સંભાલો તે તરત જ બધાએ પોતપોતાની હાંડલી પકડી લીધી અને પેલાને એની હાંડલી મળી ગઈ આ તો આપણી હાંડલી સંભાલીને ચાલવા જેવું છે આ તો મછવામાં ભેગું થયેલું માણસ તે એ તો એનો કિનારો આવશે એટલે ઉતરી પડશે અને આ કહેશે કે મને એના વગર નહીં ચાલે આવું એના વગર ના ચાલે એ કેમ ચાલશે આ તો ઋણાનું બંધ છે આવું તે ક્યાં સુધી ચાલે આ શો ડખો નહીં લેવા નહીં દેવા ચપટી ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું ને પગ દુખે તો કોઈ જોવાએ આવે નહીં એટલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે શું તમે નહોતા જાણતા કે આ બધી રિલેટિવ સગાઈ છે રિયલ હોય તો તો આપણે બધું જ કરી છૂટીએ પણ આ તો રિલેટિવ સંબંધ તે ક્યારે ફ્રેક્ચર થઈ જાય તેનું કશું ઠેકાણું નથી જો રિયલ સગાઈ હોય તો તો બાપ મરે મા મરે તો છોકરો જોડે મરી જ જાય આ મુંબઈ શહેરમાં એવું કોઈ મરે છે ના કોઈ ના મરે માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે આ રિલેટિવ સંબંધ છે અને રિલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી રિયલ હોય તો તો આપણે જ પકડીને બેસી રહીએ પણ આ ઘડીમાં ફ્રેક્ચર થઈ જાય એવી સગાઈમાં શી જગ કરવાની માટે પહેલેથી જ જાણવું કે આ તો રિલેટિવ છે ને પછી મેં મેરી ફોડતા હું કરવાનું જેનો વિનાશ થાય એ કપડાં કહેવાય આ કપડાં બીજે દિવસે કાઢી નાખે અને પેલા કપડાં સાઠ વર્ષે કાઢી નાખે આ તો કપડામાં હું પણ માન્યું તેના દુઃખ છે પોતાને પોતાનું જ્ઞાન ના થયું તેથી પરાઈ ચીજોમાં રખડ્યો હું ચંદુલાલ છું માનીને આ ચંદુલાલના નામ પર વેપાર થાય ને છેલ્લે સ્ટેશને પોતે જાય ને ચંદુલાલ અહીં રહી જાય અને ગૂંચો જોડે લઈ જાય આત્માની પ્રાપ્તિનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે આ સંસારમાં તો મહી જ ધડાકો પડે ઘડીવાર શાંતિ નહીં ને પાછા રહે તો બબ્બે લાખના ફ્લેટમાં શી રીતે જીવે છે તે અજાયબી છે ને પણ કરે શું શું દરિયામાં પડે તે સરકારી ગુનો છે ભોગવે જ છૂટકો થાય ને શક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાત દાડો બફાયા કરે છે તે આ ભરહાડમાંથી ક્યાં નાસે જ્ઞાની પુરુષની પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય ને કામ નીકળે સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે કોઈને લાય બળે તો કોઈને ઝાળ લાગે આમાં તો સુખ હોતું હશે આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ છોડીને નાસી ના ગયા હોત એનો જ તો ભારે ત્રાસ એમને તેથી જ તો રાજપાટને બધું છોડીને નાસી ગયા